એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સોના વાર્તા સાંભળે છે આવો આવો સોના બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મતુરી ફતુરી અરે રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું તમે તમારા ભાઈ બન બેનપણીઓને કહેજો હો તો સાંભળો ત્યારે ગલબો શિયાળ ન્યાયાધીશ બનીને છાતી કાઢીને બધે ફરતો હતો હો અને કે લડો કજિયા કરો અને મારી પાસે ન્યાય કરાવવા આવો ભાઈ ભાઈ લડો બાપ દીકરો લડો પડોશીઓ લડો ને આવો મારી પાસે આવો કોણ સાચો ને કોણ ખોટો તે હું કહી આપીશ લો બોલો એકવાર શિયાળવીને માછલી ખાવાનું મન થયું ઓ ભાઈ તેણે ગલબાને કહ્યું મને માછલી લાવી આપો તો તમે ન્યાયાધીશ ખરા નહીં તો કાંઈ નહીં દુનિયામાં બધા પોતાને ન્યાયાધીશ કહીને માન આપે અને ઘરવાળી જેનો ઇનકાર કરે એ કેમ ચાલે હે ભાઈ એટલે શિયાળ તો માછલીની શોધમાં નીકળો હો સોના ફરતો ફરતો તે નદી કિનારે આવ્યો અને જોયું તો ત્યાં બે જળ બિલાડીઓ વચ્ચે એક માછલી બાબત ઝઘડો થયો હતો ભાઈ એ જળ બિલાડીઓના નામ શું હતા ખબર છે મતુરી ને ફતુરી આ મતુરી કહે આ માછલી મેં પકડી છે માટે મારી છે ફતુરી કે તે તો માત્ર એની પૂંછડી પકડેલી પૂંછડીથી કઈ માછલી પકડાઈ નહીં મેં એનું મોં પકડ્યું ત્યારે પકડાઈ છે માટે મારી છે માછલી ગલબો શિયાળ એમની વચમાં જઈને ઊભો ભાઈ અને કે અરે બહેનો શા સારું લડો છો તમારો ન્યાય કરનારો ન્યાયાધીશ સ્વયં તમારી સામે અત્યારે હાજર છે હવે મથુરી ફતુરી બંને કહ્યું હો ન્યાયાધીશ સાહેબ અમારો ન્યાય કરો આ માછલી કોની તે કહો ભાઈ સાહેબ ગલબા ન્યાયાધીશે ને સવાલો પૂછીને બધી વાત સમજી લીધી હો છોકરાઓ પછી ચુકાદો જાહેર કરતા કહ્યું મતુરી તે માછલીની પૂંછડી પકડેલી એટલે આ પૂંછડીનો ભાગ તારો આમ કહીને એણે એને માછલીની પૂંછડીનો કટકો આપ્યો હો ભાઈ મધુરી કાંઈ બોલવા જતી હતી પણ શિયાળે કહ્યું ખબરદાર ન્યાય વિશે ટીકા ટિપ્પણ નહીં કશું બોલવાનું નહીં ન્યાયાધીશ કહે તે સાચું ફતુરી તો રાજી થઈ તેને થયું કે હવે બાકીની આખી માછલી મને મળશે ત્યાં તો ન્યાયાધીશે કહ્યું ફતુરી તે માછલીનું મોં પકડેલું એટલે મોંનો આ ભાગ તારો આમ કહીને એણે માછલીના મોંનો જરીક જેટલો કટકો ફતુરીને આપ્યો ભાઈ હવે બંને એક સાથે પૂછ્યું તો આ બાકી રહી તે માછલીનું શું વિદ્વાન ન્યાયાધીશ કે ન્યાય કચેરીની એ ફી છે ફી આમ કહીને માછલી કબજે કરીને શિયાળે રસ્તો ના માયપો ભાઈ હવે મતુરી ફતુરી બંનેની આંખોમાં આંસુ આવી ગયા બોલો અને પછી તો સોના બંને છેક મોટી કોર્ટમાં અપીલ કરી ઉપલી કોર્ટમાં સિંહ સરકારની કચેરીમાં જઈને દાદ માંગી સિંહે તરત જ હુકમ છોડ્યો કે ન્યાયાધીશ શિયાળે માછલી સાથે તરત જ કચેરીમાં હાજર થવું લો બોલો હવે શું સિપાયા હુકમ લઈને ગલબા શિયાળને ઘેર ગયો ત્યારે ગલબાની શિયાળવી એની પત્ની માછલી જોઈને રાજી રાજી થઈને ગલબાને કહેતી હતી વાહ મારા ન્યાયાધીશ વાહ વાહ વધારે બોલવાનો એને વખત મળ્યો નહીં કારણ કે રાજાના હુકમથી શિયાળે માછલી સાથે તરત દરબારમાં હાજર થવું પડ્યું ભાઈ હવે સિંહ રાજાએ ગલબાને કહ્યું ન્યાય કચેરીની ફી કચેરીમાં જમા કરાવવાને બદલે તું તારે ઘેર લઈ ગયો એ ગુના માટે તારું ન્યાયાધીશ પણ રદ કરવામાં આવે છે આજથી તું ન્યાયાધીશ નથી બોલો હવે શિયાળવીને રાજી કરવા જતા શિયાળે પોતાનું ન્યાયાધીશ પદ ગુમાવ્યું માછલી સરકાર ખાતે જપ્ત કરવામાં આવી હો ભાઈ મતુરી ફતુરીએ ખુશ થઈને થાળીઓ પાડી એમના મનથી એમ કે હવે સિંહ સરકાર માછલી અમને આપશે પણ એવું કાંઈ થતું દેખાયું નહીં ત્યારે બંનેએ અરજ કરી મહારાજ અમારી માછલી કઈ માછલી સિંહે પૂછ્યું મતુરી ફતુરીએ જપ્ત કરેલી માછલી દેખાડીને કહ્યું આ આ આ અમે અમે નદીમાંથી પકડી હતી એના માલિક તો અમે છીએ સિંહે કહ્યું શું કહ્યું નદીના માલિક તમે છો એમ બંને હાથ જોડીને કહ્યું ના મહારાજ નદીના નહીં માછલીના માલિક સિંહ કે નદીના માલિક તમે નથી તો નદીની માછલીના માલિક તમે કેવી રીતે થયા માછલી પકડવા માટે તમે સરકારમાંથી મંજૂરી લીધી છે પરવાનો લીધો છે લીધો હોય તો રજૂ કરો બંનેએ કબૂલ કરવું પડ્યું કે ના અમે કાંઈ મંજૂરી લીધી નથી અમે પરવાનો લીધો નથી સિંહે હુકમ કર્યો પરવાના વગર મંજૂરી વગર માછલી પકડવા માટે તમારે બેઉને દંડ ભરવો પડશે તમને બેઉને દંડ કરવામાં આવે છે અને દંડ ખાતે માછલીનું માથું અને માછલીની પૂંછડી તમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે લો બોલો બતુરી ફતુરી જે કઈ થોડું મળ્યું હતું તે ખોઈ બેઠી હો ભાઈ સિંહ સરકારે કચેરી બરખાસ્ત કરી મતુરી પતુરી એકબીજાની સામે જોઈ રહી અને બેઉની આંખો ટપ ટપ ટપ ચૂતી રહી હો ભાઈ તો સોના બેન પણ દોસ્તો આવી હતી આ મતુરી પતુરીની વાર્તા ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો